એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો ભટુરિયાઓ આજે તો હું તમને સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો જયંતી પટેલની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે ગાંચીનો બળદ અરુણાચલ પ્રદેશની આ વાત છે ભાઈ નાનકડું એક ગામ હતું ગામમાં બધા જ કોમના માણસો રહે જેથી ગામ પંચવર્ણી ગણાતું ભાઈ બ્રાહ્મણ રહે ગાંચી રહે મોચી રહે લુહાર રહે ને સુથારી રહે કુંભાર તો હોય જ વળી સૌ સંપીને રહે ગામ લોકો જાણતા હતા કે સંપ ત્યાં જંપ સંપ હોય ત્યાં શક્તિ હોય ભાઈ હવે ગામના બ્રાહ્મણનો એક દીકરો હતો હોશિયાર બૃહસ્પતિ જેવો હોશિયાર ગામની નિશાળનું ભણતર પૂરું થયું એટલે ગામ લોકોએ ભેગા થઈને એને કાશીએ ભણવા મોકલો એ તો ત્યાં ભણ્યો ગણ્યો ને ખૂબ હોશિયાર થઈ ગયો ગુરુને ગુરુ દક્ષિણા આપીને હવે એ તો ગામમાં પાછો આવ્યો પોતાના ધર્મ પ્રમાણે એણે કથા વાર્તા વગેરે ગામમાં શરૂ કર્યા હો બધાને પુરાણોની જૂની જૂની વાર્તાઓ કે ગામ લોકો પંડિતજીના વખાણ કરે વાહ ભાઈ વાહ એમની જીભે તો સાક્ષાત સરસ્વતી દેવી બિરાજમાન છે હવે એક દિવસ સવારમાં માએ પંડિતજીને કહ્યું દીકરા આ ઘરમાં તેલ ખલાસ થઈ ગયું છે ઘાંચીની ઘાણીએ જઈને એક કિલો તેલ લઈ આવને હા માં લાવો લાવો વાસણ હમણાં જ લઈ આવું માએ વાસણ આપ્યું પંડિત દીકરો તેલ લેવા ઘાંચીની દુકાને ગયો આગળના ભાગમાં દુકાન છે પાછળ ઘાણી ચાલુ છે કાણી જોઈ છે તમે હવે તો ક્યાંથી જોઈ હોય પણ તમારા મમ્મી પપ્પાને કહેજો કે આ ઘાણી એટલે શું અરે ભાઈ લો ને હું જ કહું આ ઘાણીના બળદો જોડીને પેલા તો તેલ પીલતા તમારા મમ્મી પપ્પા સમજાવશે હો હા તે આગળના ભાગમાં દુકાન ને પાછળ ઘાણી ચાલુ છે ઘાણી તો આમ ચાલે છે ને ઘાંચી તો ઘાણીએ બેઠા હોય ગીત લલકારતા હોય અને બળદને બાપો બાપો કરતા હોય બળદના ગળે મજાના ઘૂઘરા છે આંખોએ અંધારી બાંધી છે બળદ ગોળ ગોળ ગોળ ફરાજ કરે છે કોઈ ઘરાક આવે એટલે ઘાંચી તો ઘાણીએથી ઉતરી અને ગાદીએ આવે અને ઘરાકને જોઈતું તેલ જોખી આપે પંડિતજી દુકાનને ઓટલે આવીને ઊભા આ પેલા કાંઈ આપણી જેમ કોથળીઓમાં ને ડબ્બાઓમાં તેલ ના મળતું હો આવી રીતે કાઢી આપતા તરત એટલે પંડિતજી તો દુકાનને ઓટલે આવીને ઊભા ને તેલ આપવા ઘાંચીને કહ્યું ઘાંચી ભાઈ આ ઘાંચી તો ઘાણી પરથી ઉતરીને દુકાન પર આવ્યો પંડિતજી દુકાન જુએ છે ઘાંચીને જુએ છે દુકાન જુએ છે અને ઘાંચીને જુએ છે ઘાણી જુએ છે બળદ જુએ છે પંડિતજી વિચારમાં પડી જાય છે ઘાંચીએ તો તેલ જોખી આપ્યું વિચારમાં ડૂબેલા પંડિતજીને ઘાંચીએ વિચારમાંથી જગાડ્યા પંડિતજી લો તેલ પંડિતજી તો કાંઈક વિચાર કરવા લાગ્યા અને ઘાંચીને પૂછ્યું પણ ઘાંચી તો કાંઈ સમજો નહીં ને એણે સામું પૂછ્યું પંડિતજી શું વિચાર કરો છો પંડિતજી કે ભાઈ હું વિચાર એમ કરતો હતો કે તમે બહાર આવો અને તમારું ધ્યાન આ ઘરાકમાં હોય ત્યારે આ તમારો બળદ ઊભો રહી જાય તો તમને કેવી રીતે ખબર પડે ઘાંચી કે પંડિતજી એને ગળે ઘૂઘરા છે જુઓ એ ચાલે એટલે ઘૂઘરા ગમક્યા કરે છે ગુગરા ગમકે એટલે મને ખબર પડે કે બળદ ફર્યા કરે છે અને ઘાણીમાં તેલ પીલાયા કરે છે તલ પીલાયા કરે છે અને તેલ નીકળે પંડિતજી ફરી વિચારમાં પડી ગયા ગાંચીએ એમને આપવા હાથમાં ઊંચું કરેલું તેલ ભરેલું વાસણ ગાંચીના હાથમાં જ રહી જાય છે ગાંચીએ ફરીથી પૂછ્યું પંડિતજી કેમ હવે શો વિચાર કરો છો પાછો ભાઈ તમારી વાત બરાબર નથી તમે કામનો પૂરો વિચાર કરતા નથી લાગતા પંડિતજી તો બોલ્યા કેમ પંડિતજી શું થયું તમને એવું કેમ લાગ્યું ભાઈ વાત જાણે એમ છે કે તમારો બળદ ઊભો રહી જાય અને ઊભો ઊભો ડોક હલાવ્યા કરે તો પણ ઘૂઘરા તો ગમક્યા કરે અને તમને એમ જ લાગે કે તલ પીલાય છે પંડિતજી તમારી વાત તો સાચી છે હો પણ મારો બળદ કાશીએ જઈને તમારી જેમ ભણી નથી આવ્યો કાંઈ એટલે એને તમારા જેવી બુદ્ધિ નથી એટલે કાંઈ એ ઊભો ઊભો માથું ન હલાવે અને મને છેતરે નહીં એટલે એવી ચિંતા કરવાની મને કોઈ જરૂર નથી તમારી જેમ એ ભણી નથી આવ્યો કાંઈ પંડિતજી પહેલાં ઘાંચી સામે જોતા ઊભા રહી ગયા ઘાંચી પાછો ઘાણી પર બેઠો ને બળદ તો એના રોજિંદા ક્રમમાં ફરતો જ રહ્યો ભાઈ જો ભાઈ આવી હતી આ વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો